એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો શ્રદ્ધા વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન સંગીતા પણ છે સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ વાર્તાનું નામ છે દયાળુ ઈશ્વર ધ્યાનથી સાંભળજો એક ખેડૂત ફળોની વાડી સંભાળતો હતો એની વાડીમાં જાત ભાતના ફળ થાય હો ભાઈ એકવાર તે બોરની ભરેલી ટોપલી લઈને રાજાના મહેલમાં ગયો અને નાનકડા રાજકુમારને બોર આપ્યા મીઠા મીઠા બોર હો રાજકુમાર એ વખતે ગુસ્સામાં હતા એમણે મુઠ્ઠીમાં બોર લીધા ને ચીડમાં ને ચીડમાં ખેડૂત ઉપર પાછા ફેંક્યા ખેડૂત તો બોલ્યો ઈશ્વર તમારી દયાનો પાર નથી દૂર બેઠેલા રાણીએ આ સાંભળ્યું હો ભાઈ રાણીએ પૂછ્યું અરે ખેડૂત આ રાજકુમારે તારા ઉપર બોર ફેંક્યા એમાં ભગવાનની દયા ક્યાં આવી ખેડૂત ખે રાણીમાં આજે વાડીમાં બોર ને જામફળ બેવ સરસ ઉતરેલા હું જામફળ લાવવાનો હતો એને બદલે બોર લાવ્યો હવે આપ જ કહો હું બોરને બદલે જામફળ લાવ્યો હોત તો રાજકુમાર જામફળ મારા ઉપર ફેંકત ને હે માટે કહ્યું કે ઈશ્વર તારી દયાનો પાર નથી મને જામફળ માથામાં વાગત ને મને લોહી નીકળત તો એટલે તો હું બોરથી બચ્યો પછી તો ભાઈ રાણી એના ઉપર ખુશ થઈ ગયા હો ખેડૂત ઉપર એના બધા બોર સારી એવી કિંમત આપીને રાણીએ ખરીદી લીધા અને ખેડૂત તો ખુશ ખુશ થઈને ગયો હો ભાઈ અને ખેડૂતે કહ્યું કે ખરેખર ઈશ્વર દયાળુ છે ભાઈ તો તમને બધાને મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો